એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વૈશ્વી આવી છે અને સાંભળો સાંભળો બાલ દોસ્તો આજે આ વૈશ્વી બેનનો જન્મદિવસ છે બધા અભિનંદન આપો છો ને અરે વાહ ભાઈ અને સાંભળો સાંભળો આ લીમડીમાં બેઠા બેઠા દેવમ પણ વાર્તા સાંભળો છે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો કોની છે ખબર છે હર્ષદ ત્રિવેદીની વાર્તા છે અને વાર્તાનું નામ છે ગોળાભાઈના હાથ પગ <laughs> ગોળો હોય ને પાણી ભરવાનો ગોળો આ આ ગોળા ભાઈ ને હાથ પગ કશું જ નહી બિચારા જ્યાં બેસાડો ત્યાં બેસી રે પોતાના પેટમાં ઠંડુ પાણી સંઘરી રાખે તરસ્યાને પ્રેમથી પાણી પાય એમનામાં કોઈ જાતનો ભેદભાવ નહીં ક્યારેય કોઈને ના ન કહે બેઠા બેઠા સૌની તરસ છીપાવે પાણી પીને કોઈ આશ એમ કે ત્યારે ગોળાભાઈને ખૂબ આનંદ થતો હો હા આમ તો ગોળાભાઈ સદાય રાજી રે પણ એમને એક વાતનું ભારે દુઃખ પોતાને જો હાથ પગ હોત તો કેવું સારું થાત ગમે ત્યારે બહાર ફરવા જઈ શકાય કૂદી શકાય અને થન થન થન થન થન એમ નાચી શકાય ગોળાભાઈને તો બસ હાથ પગની જ ખોટ સાયલા કરે હો બાર મદારી આવે ત્યારે ખેલ જોવાનું બહુ મન થાય પણ બહાર જઈ ન શકાય એટલે ડૂગ ડૂગીના તાલે ડોયલા કરે શેરીમાં છોકરાઓ સાથે રમવાની પણ ઈચ્છા થાય પણ કરે શું હે એમને થતું કે મારે જો હાથ પગ હોત તો તો હું આખી દુનિયા ફરવા જાત એક દિવસ ગોળાભાઈને વિચાર આવ્યો એમણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી સાચા દિલથી પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે જ ને ભગવાન આ ગોળાભાઈ ઉપર ખૂબ પ્રસન્ન થયા હો ભાઈ એ તો ગોળાભાઈની બરાબર સામે આવીને ઊભા રહ્યા પછી કે હે ગોળા માગ માગ તું જે માગે તે તને આપું ગોળાભાઈ તો કે મારે રૂપિયા ન જોઈએ બંગલો ન જોઈએ પરંતુ હું જે માગું તે સાચે જ આપવાના હો તો મને બે હાથ અને બે પગ આપો જેથી હું મારી મરજી પ્રમાણે જ્યાં જવું હોય ત્યાં ફરવા જઈ શકું લો બોલો ગોળાએ તો આવું માગ્યું આ એક જ જગ્યાએ એકલા બેઠા બેઠા મને ગમતું નથી તરત જ ભગવાને આંખો બંધ કરી અને ગોળાભાઈ ઉપર હાથ મૂક્યો ત્યાં તો કેવો ચમત્કાર થયો ગોળાભાઈને સરસ મજાના નાના નાના બે હાથ પગ થયા ભાઈ આ નાના નાના હાથ પગ ઉગી નીકળ્યા હો અને ગોળાભાઈના આનંદનો પાર ન રહ્યો એ તો મંડા હાથ પગ હલાવવા થોડા સમયમાં તો ગોળાભાઈ ચાલતા શીખી ગયા ઘડીમાં ઓસરીમાં તો ઘડીમાં ઓરડામાં ચારે બાજુ આંટા ફેરા કરવા લાગ્યા ગોળાભાઈને બરાબર ચાલતા ફાવી ગયું એટલે તો દૂર સુધી ફરવા પણ જવા લાગ્યા આ રીતે ફરતા ફરતા ગોળાભાઈ જંગલમાં પહોંચી ગયા જંગલમાં તો કેટલા બધા ઝાડ હોય દરેક ઝાડ ઉપર કાગડા ચકલી મોર પોપટ કોયલ લક્કડ ખોદ કેટલા બધા પક્ષીઓ હોય એ બધા જ ગોળાભાઈના ભાઈ બંધ થઈ ગયા પછી તો રોજ ગોળાભાઈ જંગલમાં ફરવા જાય નાચે કૂદે અને તોફાન મસ્તી કર્યા કરે હો <laughs> હવે આ એમના ભાઈબંધોનો પાર નહોતો વાઘ સિંહ વરુ હાથી અને હરણ જેવા કેટલાય પ્રાણીઓ એમના ભાઈબંધ બની ગયા બોલો કોઈ એમને હેરાન કરે નહીં બધા પંખીઓ પ્રાણીઓ તરસ્યા થાય ત્યારે ગોળાભાઈના પેટમાંથી પાણી પીવે સૌ પૂછતા જાય કાં ગોળાભાઈ કેમ છો કાં ગોળાભાઈ કેમ છો મજામાં ને ગોળાભાઈ હસતા હસતા જવાબ આપ્યો તમે બધા મારા ભાઈબંધો હો પછી હું મજામાં જોઉં ને જંગલમાં એક મોટો રાક્ષસ પણ રહેતો હતો એક દિવસ દોડતો દોડતો દોડતો દોડતો દોડતો આવી પહોંચ્યો અને મોટા મોટા અવાજો કરવા લાગ્યો હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા ઝાડ પાન પણ ધ્રુજવા લાગ્યા હાથી વાઘ સિંહ બધા પ્રાણીઓ ઝડપથી પોત પોતાની જગ્યાએ દોડી ગયા પક્ષીઓ બધા પાંખો ફફડાવીને ઝાડ ઉપર માળામાં સંતાઈ ગયા બાકી રહી ગયા એકલા ગોળાભાઈ એમના નાના હાથ પગ તે ઝાડ ઉપર શી રીતે ચડી શકાય એમને થયું કે ભગવાન પાસે પાખો પણ માગી લીધી હોત તો તો સારું થાત એ તો બિચારા એક ઝાડ નીચે આંખો બંધ કરીને બેસી ગયા હો રાક્ષસે ચારે તરફ મોટા મોટા ડોળા વાળી આંખો ફેરવી ક્યાંય કશું ન દેખાયું એટલે પેલા ઝાડ પાસે આવ્યો આવીને જુએ તો ગોળાભાઈ ધ્રુજતા ધ્રુજતા બેઠા છે બિચારા રાક્ષસે એના મોટા હાથ વડે ગોળાભાઈને આમ ઉંચકા અને કે તને ખાઈ જાવ તને ખાઈ જાવ ગોળાભાઈ તો રડવા લાગ્યા રડતા રડતા વિનંતી કરે મને ખાઈ ન જશો મને ખાઈ ન જશો મારા વિના મારા વિના બધાને પાણી કોણ પાશે મને ખાઈને જશો પણ રાક્ષસ બહુ ભયંકર હતો એ તો ગોળાભાઈનું બધું પાણી ઘટા ઘટા ઘટા કરતો પી ગયો અને જતા જતા ગોળાભાઈના હાથ પગ કાપતો ગયો બોલો ગોળાભાઈ પાછા હતા એવા હાથ પગ વિનાના થઈ ગયા હાથ પગ વગર ગોળાભાઈ પાછા ઘેર પણ શી રીતે આવી શકે હે જંગલમાં ઝાડ નીચે જ પડ્યા પડ્યા રડતા રહેતા બે ત્રણ દિવસ પછી એક માણસ ત્યાંથી પસાર થયો એણે ગોળાભાઈને જોયા એટલે હાથમાં પકડીને પોતાને ઘેર એતો ગોળાભાઈને લઈ ગયો ગોળાભાઈને પાણિયારામાં બેસાડ્યા અને એમના પેટમાં પાણી ભર્યું ખર કરતું જ્યારે તરસ લાગે ત્યારે તો પાણી પીએ બિચારા ગોળાભાઈને રાક્ષસની હજી બીક લાગે છે હો એમને જંગલ અને ભાઈબંધો ખૂબ યાદ આવે છે પણ ત્યાં જઈ શકતા નથી એટલે ઉદાસ રહ્યા કરે છે હો ભાઈ તો બોલો લો આથી ગોળાભાઈના હાથ પગની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો